જમે કરાવ્યું અત્યારે આવે જ ના બધું ઢગલે બંધ એ ફરી જમે આવે કેટલા લોકો સંભળા ભેગા થઈ આ બધું બહુ જ બીજી બેન છે તને બાજુ વાત કરવાની ગમે છે કારણ હું તો ઓલ્ડ મેન છું શું છું તને <laughs> વાત ગમે તને ખરી કારણ કે કવિએ ગાયું કે જેની વાણી જેનું વર્તન અને જેનો વિનય મનોહર હોય મનનું હરણ કરે એવો હોય તે જ સાંભળવા જેવું થઈ કે છે શું કે છે જેનો વિનય મનોહર હોય મનનું હરણ કરે એવું કવિએ લખેલું સાચું લખ્યું છે મનનું હરણ કરવી વાળી છે હા એવું જ મનનું હરણ કરે તે વાણી કહેવાય અરે ત્યાં કે બીજાનું શું ત્યાં કે વા પાણી કહેવાય શું કહેવાય વા પાણી વાણી નહીં પણ વા પાણી એટલે અરવા નીકળી પાણી થઈ ગયું એવી હા વિજ્ઞાન જુદી જાતનું છે સર્વ દુઃખો ને કાઢનારું વિજ્ઞાન છે શું અત્યારે સાચું તને વરે તો તને કેવું લાગે દુઃખ લાગે નહીં દુઃખ લાગે હા તો તને દુઃખ થાય માટે ભૂલ તારી છે તારી ભૂલ ને લઈને એ લડે ભોગવી એની ભૂલ લોકો શું કે હા સાસુ દુઃખ લે છે આવું આ લોકો ભ્રાંતિથી જે જ્ઞાન છે તે વાળું છે એ હવે એટલું સમજતા કે આ બધું ભ્રાંતિવાળું જ્ઞાન છે પલટો મારો તે બધું સાચું જ્ઞાન છે એટલું સમજે તૈયાર પલટો મારો એટલે મેં બધા લોકોને કહ્યું મેં કહ્યું જ્ઞાન મને કહે છે અમને જ્ઞાન ભાન કશું છે નહીં અમે તો અજ્ઞાન મેં કહું અજ્ઞાન એ ક્યાં ખબર અજ્ઞાન થયા હોત અજ્ઞાન એ જો પૂરું હોત ને તો ખબર પડે કે આ અજ્ઞાન અને પેલો હોમે કિનારે જ્ઞાન એ ખબર પડે પણ આ તો અજ્ઞાન પૂરું ના કર્યું અરુણભાઈ અજ્ઞાન પૂરું કર્યું હશે ખબર પડે અનંત અવતારથી બહાર થયા દીકરા ચેરે કોલેજ સ્ટેશન ચડતું નથી સ્ટેશન ને રેલિંગ ને રીલ જાય છે આગળ પૂછતા નથી પૂછવા ગમે છે એનીથિંગ કઈ નહીં બધું જે પૂછો કેટલા વર્ષની થઈ તું તેત્રીસ વર્ષ ની થઈ કેટલા તેત્રીસ એમાં કેટલા વર્ષ પડ્યું બધા જ વસ્તુ સુખ માની એમ બધા જ વસ્તુ સુખ માની એમ એ તો માનેલું સુખ એનું સુખ તો મોડા પર દેખાવું છે ભલે તું નોની માં તને સુખ હતું તે અત્યારે મોડા પર દેખાય એક ખૂણો તો હારો હોય ગયો બધા ખૂણા પકડી ગયેલા ના ભાઈ નહીં ના ભાઈ એટલે સુખ તો બધું માનેલું સુખ પૈસા હોય સુખ પીવો ગણાતું હોય તો પૈસા ઘણા છે બિચારા એટલા પૈસા એ પણ આપઘાત કરે શું જો ધણી સારા હોય તો સુખ હોય તો ધણી એ ઘણા સારા છે તો એ બૈયાને પાર ગણતું થાય છોકરો સારો હોય તો સુખ તે સુખ શામાં છે આ સ્ટોરમાં છે પેલા ફક્ત આ જનરલ સ્ટોર થાય છે ને બી બધી વસ્તુ આપણે જોઈએ એવી સિફારી છે નહીં બધા ડોલર પહેલા લઈને બેઠા હોય તો અંદર આનંદ આવી જાય આ લીધું તે લીધું તે લીધું પછી લાવતી વખતે કકડાટ પાછો ધણી કે હું શેમ કિરવા લાય ધણી કે ચાલી દીધું ત્યાં નકમ ગાલ ગાલ કરું છું પછી આબુવા પાડે છે ધણી એવું કહેવાય એમાં શું કરતું છે તો હોય ચૂક ના હોય શું કરે બિચારા આખો દાડો બેસી રહે શું નામ તારું લેનું કેનું ભારતી ભારતી ખરેખર ભારતી છું ભારતી તારું નામ નહીં તારું નામ ભારતી તું ભારતી એવું હોય તારું નામ ભારતી એ તો ઓળખવાનું છે ભારતી નામ પાડેલું આ બેન ને શું કહીશું પાણી તાર કંકોત્રી શું લખીશ ભારતી પણ તું કોણ છે એને ના જોવાનું છે તો કેમ જોવાની નથી તે એમાં તારા ફાધર મધર નો દોષ છે તારા ધણી નો દોષ છે શું કે છે આથી ચાલ્યું આવું ભણાવી ના હોય તો આપણે જાણે ફાધર મધરે ભણાવી નહીં શું પણ આ કોનો દોષ સારું તો કેમ આપશે દ્વારી ના તેનું નામ શું સુરેશ સારા માણસ છે ક્યાં બેઠા છે એ આવે છે ને રૂબરૂ ક્યાં જાય ઉડી વ્યક્તિ હપાઈ નહી સારા હોય સારા એટલે સુરેશભાઈ ના જાણવું છે કોણ છે ના જાણવું છે હા એ જો જાણી બેઠા છે કેવી સંસ્થા છે અમારે પણ જાણવું જોઈએ અને એને પણ જાણવું જોઈએ તમે જાણ્યું નથી એટલા માટે જ આવ્યા છે જાણવા માટે આ તો બે જણે જાણી નથી જાણ્યું બે જણે હે બે નથી તો સ્ટોરેજ ખાલી કરી નાખે જો હોય પાંચ હજાર ડોલર હાથમાં તો સ્ટોર ખાલી કરે ને એવા હાથમાં હોવા જોઈએ મને આ સ્ટોર માં જઈ છે દાદા શું રહેવું છે મને કોઈ વસ્તુ ખોટી નથી લાગતી પણ આમાં મને એમ નહીં લાગતી કે લેવા જઈએ તે વજન ના વધવું જોઈએ કે લેવા હાથમાં ચાલવું ના પડે વજન લાગવું ના જોઈએ શું કહ્યું બસ હાથમાં ચાલવું મોટો બેટરો આવડો લીધો હતો મને કે છે અમારે રોજ સાતસો ડોલર નો નફરો થતો હતો અમારો સ્ટોર ફિફ્ટી પર્સન્ટ નફો પ્રોફિટ વાળો છે કે છે એટલે રોજ છસો આઠસો ડોલર નફરો થતો હતો આજ તમે તમે દાદા એટલે હજાર કરોડ વકરો થયો હજાર ડોલર તે મોટે બેટરી મોટું આવડું ખોખું ભરી લઈ જવા ખોખું બેટરી હવે અમે કોને આવીશું આ બધી કોઈને આપી દેજો પણ આવું લોકો ફિફ્ટી પર્સન્ટ નફો લે છે મેં કહ્યું છસો ડોલર માંથી ધંધો ચાલે એટલે કેવા માણસો આવડું મોટું અમારે ફિફ્ટી પર્સન્ટ નફો અમારું કહ્યું હતું અને કોઈ વખત કોઈ આઈટમ સેવન્ટી અને કોઈ આઈટમ બસો ટકા નફો હા તારે ખરા અમેરિકાના ઉપર કરનારા નહીં દુકાન છે એમને કાર્ડ ની હોલમાર્ક ની એમની પણ દુકાન છે હોલમાર્ક કાર્ડ ને બધું ગિફ્ટ પર બધું વેચવાની દુકાન છે લોકોની આ કાર્ડ ને ગિફ્ટ બધી આપે દુકાન ના કરે તો જોબ કરવી પડે જોબ નહીં કરવી પડે દુકાન જોબ છે દુકાન એ જોબ છે ને આપડે દુકાન એક જોબ થઈ ગયો ને ના એટલે એ તો કોતે કઈ કરવું પડે જોબ કરવા જતા પેલો ટેગા ટેગા કરે તમને અહીં ઓછા કરવાના તેમને એટલે હું ધમતી બેહવા દે <laughs> એના કરતા હા દુકાન કરી ખાધી રોજ બધું મેં પૂછવું પૂછ કઈ આવ્યો તારા ખુલાસા કરીએ તારે જેવું સુખ જોઈતું એવું આપીશું તારે જેવું સુખ છે એવું આ દુકાન માં સુખ હશે ખરું દાદાની દુકાન માં લાગે છે લાગે છે ઉપર લખ્યું હોય કે pure gold free of cost તો આપણે ત્યાં ઉભું રહેવું પડે લખ્યું હોય તો ભાઈએ જ્યાં જોવા મોડું જોવાથી આપણને સુખ ના થતું હોય અને મુખાલી જોવાથી વાળી હોબળે સુખ ના થતું હોય અને ત્યાં ભટકીએ બધા બેસી રહીએ કઈ બધી બેસી એવું એવું એના કરતાં તો ત્યાં પેલી મોટા મોટા મોસલા હોય છે ને એક મોસલી ખાઈ ખુશ થઈ જાય છે તો એનું મોડું જોયા કરવું સારું સુખ્યા થઈએ એવું તારા જે માગવું એ માગી હરિપાણા છે સુભાષ બોધ ને ત્યાં ગઈ ગામના છે લોકો છત્રી હોય કે આડત્રી હોય છત્રી દાળ ને ભારત ની અમારો તીકડે કોન્ટ્રાક્ટ ચાલતો હતો મહુવા કદું મહુવા મહુવા તે મહુવા અનાવલ રોડ અને મેં બ્રિજીસ બ્રિજીસ બે નાના હતા ને એ બધું અમારું ચાલતું હતું કોન્ટ્રાક્ટ અમે તીકડે કોન્ટ્રાક્ટર હતા તું કેટલા વર્ષનો હતો હતો જ નહીં બીજો કામ તો હશે ને ખબર તો ના થાય એટલે ખરા ને પણ હવે ખબર ના હોય ભૂલી ગયા ત્યાંથી આવ્યા છે આ દેશમાં એટલે તીકડે મારો કોન્ટેક્ટ કરતો હતો ત્યારે આ સુભાષ બોઝ એના પ્રેસિડેન્ટ થયા એટલે હું આગળ આવ્યો હરિપરા પ્રખ્યાત થઈ ગયો હરિપરા કિંમત નહીં એ હરિપરા પ્રખ્યાત થઈ તમે જોયું નહીં જન્મ થયેલો જન્મ થયેલો હરિપરા વસ્તી કેટલી છે ભાઈ કાયમ નું સુખ જોઈએ અઠવાડિયામાં પાંચ દાડા રવિવાર ને તો શનિવાર રાખી મેં તારે ભરવા ના જોઈએ શું નામ ભાઈ નું નામ નામ લખાઈ દેજો વિધિ તો શનિવાર ને દિવસે છે ને હા શનિવાર પછી શનિવાર પછી અમે અમારા મતલબતા લઈએ નહી એ લોકો વિભરે તા લઈ લઈએ એ લોકો વિભરે અને બંધ કરે ત્યાં લઈ લઈએ પણ સારું અચલાતા હોય ગરીબ ભૂમિ પડતી હોય ત્યાં સત્તા કેમ લે નામ ને બેન એક પેન લાવો આપણે હીરો એક કામ તો એક ભલે આપણે વોટર કેનો લેતા એટલા ને પછી નામ જાય છે કઈ રીતે કાયમ નું સુખ મેળવવું કઈ રીતે કાયમ નું સુખ મેળવવું હા એ તો હું તને આશીર્વાદ થી આપીશ પણ થોડા ટકે એવું જોઈએ કે ટકવ ના હોય કાયમ માટે એમ કારણ કે તું કોણ છું એ જાણતી નથી એટલે પેલું એ જણાવી છું તને અને રિયલાઇઝ કરી તું કોણ છું મારે વાઈફ જોડે પંચર પડી ગયું પંચર ટ્યુબ ટાયર માં પડી જાય તને શું પંચર પડી ગયું ટ્યુબ ટાયર માં પંચર પડે ત્યારે મારે પંચર પડી ગયું છે પછી મેં કહ્યું મેં કહ્યું મને ગમતી નથી આવે કે ગમતી નથી કે તમે તાવ તારું તારે લેવા મોકલ્યો તારું અને તારું તું લઈને આવું પછી એ તારા ત્યાં લીધું એટલે સારું છે એવું બધું ચોક્કસ કહી રિયલાઇઝ કરી તું લઉં અને પછી તું કહું કે તારું ખરાબ છે તો તારા જેવો મૂર્ખ કોણ દુનિયામાં તારી મૂર્ખાઈ ને પાર નથી ને ત્યાં ખરીદ્યું ત્યાં જાતે જોયું રિયલાઇઝ કર્યું પછી તું બોલું છું તારે મને કહે મારી મૂર્ખાઈ તારી જ નથી ને તું કે તારું પાછું આપવા દેવું ચલો શું કે તાર જોઈને ફીલ કરી લીધું તું નહીં પાછું બાબા આવે તો આપણે શરમાઈએ આપણે આવું ના હોય તો લઈને ચોક્કસ કરી લાવ્યા પછી આપણે ડખો કેમ કરાય મને એ કરી આવો આશીર્વાદ આપે મને ગમે તમે આ કરી આપો ખબર તો આપણે લાગે ભાઈ એની જોડે આવ્યો આવડાયો મામા અમે ધોલો મરાવડાવી લાગે ભાઈ ભૂત થઈ ગયું ભૂત ગાલી જાય સાંભળે છે સાંભળે કોને કહેવાય છે બહુ ગોરું હોય ને એ સાંભળું કહેવાય હા અમેરિકાનો બધા સાંભળા કહેવાય શું કહે એ ગમે નહીં આપણને એ ગમે નહી બઉ ધોળું તે ધોળી તો ગાયો હોય છે નથી હોતી હા એ તો ઘઉ રંગો છે રંગ તો ઘઉ રંગો નહીં તો કૃષ્ણ ભગવાન જેવો સાંભળો સાંભળો એટલે કાળો નહીં સાંભળો એટલે આકાશ જેવો કેવો હા શું કે છે કઈ નહીં સ્પીકર ના માટે પૂછતા હતા ગમે છે ગમી બધી ગમી બધી ગમી ધંધો બરોબર ચાલે છે એવું ચાલો અઠ્યાસી વર્ષ ત્યાંસી છે ને આપડા લોકો કેમ ભરેલી આ થઈ જાય ને પછી તારું શરીર સારું છે બઉ શાંતિ થી હોય ને એવું જ ગમે છે આને એ નહીં થાય પણ મારું કહેવાય શાંતિ થઈ જાય પેલું આ તો આ તો ભાઈ પેલું બુદ્ધિ સેન્સિટિવ કરે એને બુદ્ધિ હેરાન કરે શું કરે વધારે પડતી બુદ્ધિ એવી છે તે માણસ સેન્સિટિવ આમ થઈ જશે આમ થઈ જશે માં પડી જવાનું છે આપડે રાતે ઉઈ જઈએ તો સૂર્યલાઈન બધું પડી જવાનું આ સૂર્યનારાયણ બધું પડી જાય પછી પડી ના જાય આ દરિયા ઉતરી જાય હું આ ગોળ ગોળ ફરે દુનિયા દરિયો આમ પડીને આપણી ઉપર પડે ત્યાં શું થાય કશું થાય નહીં આ દુનિયામાં આપણી પરવાનગી સિવાય કશું ના થાય આપણી પરવાનગી છે આ લડે થાય છે આપણી પરવાનગી પરવાનગીથી કરાય બધા દોનત છે લડવાની એટલે આ લડે વસાય નહીં તો દોનત ના હોય ને ના રડવાનું આ તો આપણી પરવાનગી આપણી પરવાનગી જ ચાલે છે આ જગ્યા ભગવાન બધા મળેલા કે હે નહીં નહીં ભગવાન નહીં બેઠા છે એ તને કેવી દેખાય પ્રગટ થઈ બેઠા હાય શું માગું આપે પણ તને દેખાતા નહીં ને તારે તને દેખાય એવા ચશ્મા આપી ત્યારે બેને વિધિ કરી આપો ભગવાનના દર્શન કરે અને લોકો છેતર્યા સુરેશ તો ઓળખવાનું સાધન છે નહીં કે ખરેખર તમે સુરત અને તમે તો ખરેખર ખરેખર સુરત હા ખરેખર હા કહ્યું સુરેશ ભાઈ મને ઓળખવાનું સાધન છે કહે પણ તમે તો પેલા લોકો છે ખરેખર સુરેશ જ છો તો હા યસ યસ એટલે કેટલો બધું છેતર્યા ચીતેરી થઈ અને તેના દુઃખ પડે છે જયારે ખરેખર જાણશો પછી ચીતેર નહીં થાય એટલે દુઃખ નહીં પડે આ દુનિયા કહેવાય કે જ છું આ ઉપરાંત ક્રમ જ આવો જૂઠો ચાલ્યો હતો હજાર સુધી આ જ્ઞાન હોય નહીં ત્યાં સુધી માણસ સુખમાં હોય દુઃખમાં સડ્યા કરે બધું આખું જગત દુઃખમાં સડ્યા કરે પૈસા લક્ષ્મી બધી ચીજ હોય છે એ તો અહીંયા આગળ ભગવાન પ્રગટ થયા છે લાગે પડે નહીં તો કોઈ લાગે પડે નહીં મારું ના લાગે પડે આ તો પ્રગટ થયા છે આમાં હાથ મૂકી લાગે પડે સરદાર અને કાયમ પરમાનન્ટ પણ અમારી આજ્ઞા પાડવી પડે કે ના પાડવી જાય પડાવી છે અઘરી નહીં પાડવું અઘરી આજ્ઞા કેવી માણસ પાડે અમેરિકામાં હુમારા થઈ ગયેલા લોકો અગ્નિયજ્ઞ જેમ તેમ હુમારા કેવું ના કેટલી રજા આપી છ હાથ તમે છ રહો ત્યાં સુધી હવે નહીં છોડો અમેરિકા આનું નામ જ વિદ્યા અહીં વાપરવાય એ સારી પણ આમાં પાંચ દાડા આપણી ખાય અરે ભાઈ બધી સારીઓ છે ને કઈ ખરાબ છે ભાઈ ભલા લોકો એમને શું અમે બધા ભલા લોકો પછી ચેડે જીરો હોય પછી ચાવી વળે તમને રજા નહીં મળે અને તમે કરો એવું બીજી વાપરો નહીં ને રજા ખરે ટાઈમ વાપરો સિગરેટ પડી જાય સિગરેટ ડબી પડી જાય ક્યાં આગળ ના કહેતે એ લોકો એ તો હજાર રૂપિયા ચીજ પડી જાય તો હજાર કે અને અમારે સિગરેટ પડી જાય તો ક્યાં જઈને મને આપી દેવાની ઈચ્છા છે બીજા બધાની ઈચ્છા નહીં પણ પેલી મેં પાછી આપવા એટલે બધા આપવા મળે <laughs> દાદા પાછી આવે છે આપડે બધા પેલા બે આવે આવે પેલા લોકો જાણી આ બધા જાણે કે દાદા કઈ જોઈતું જ નથી દાદા કઈ જોઈતું જ નથી એટલે આપો હારો લગાડો એવું છે ને એક તો તમે દુઃખ કાઢવા મારી પણ આવો અને પછી થોડું થોડું થોડું દુઃખ પાછું હું નાખું તમને એવું તો નાખવાનું છે ને પૂરતું મારા લીધી એટલે થોડું દુઃખ પડી ના પડી તમારે મારા તરફ દુઃખ તો ના હોવું જોઈએ કઈ સુખ હોવું જોઈએ ડાક્ટર નો કાગળ આગળ આવ્યો છે ત્યાં ભાઈ હિંમતભાઈ નો આવ્યો છે સમજતો ખરો ને સમજાય સમજી ગઈ એટલે મેં જાણ્યું કે અરુણભાઈ ભાઈબંધ ભૂલ નથી કરી આ મેં આ ભાઈબંધ કેટલી બોલે પણ છે પ્રેમ ઘરમાં રાગે પડી અમે દેખો ગયા હતા તો આગળ તે મારે કે બધા પધરામણી કરીને તમે પધરામણી કરીને બધા મારે એટલે લઈ જાઓ પાછું કે એવું નથી બીજો ધંધો ચાલે એમાં પાંચ લાખ મળે જ મને બીજું હરકત છે ને બીજા મહાત્મા પણ કઈક અપાઈએ એને મિલ વાળો હતો કે આ બીજો ધંધો ચાલે પાંચ લાખ મળે છે મોટી ને દાદા કરોડ રૂપિયા જોયેલા હા આ લોકો મિલકત દાદી ગાલેલી બધી દાદા મોટું જોઈ લે પેલો નાનો જન્મ નહીં આવે તમે ભાઈ બહુ થાય ભાઈ અહીંયા છે આઈએ ક્યાં પડી નીચે પડીને તૂટી ગઈ તો એ તૂટી જાય કે તું આવું તૂટી જવું હું ના તૂટી જવું કે છે હું ના તૂટી જવું તને કશું અસર ના થાય કશું ના થાય કશું બન્યું નથી એવું લાગે તમે કશું અસર થાય એના કરતા પણ ઓછી અસર મને <laughs> એના કરતા પણ આને ઓછી અસર થાય એને બિલકુલ નહીં થાય એમ કે મને તો એમ રસ્તામાં હજાર ડોલર જતી હોય અને પેલો લઈને જતો રહ્યો કાર્યો બ્લેક તો કે અસર થાય કે છે થાય પાછા આપી જાય ને અઢીસો જેટલી એફેક્ટ અસર થાય એટલું પાછા આપી પડે પાછા ના મળે પોતાની ચીજો લાવેલી છે ખોવાય એટલે પોતાનું દુઃખ ઉત્પન્ન થાય લાવી દઈશું બે ટાઈમ ખાવા જોઈએ અને તે કોણ ના પાડે તમે શોભા સેટ લાવો બધું લાવો પણ આટલું બધું તમારે જે ચીજ દીધી એની બધું જ હોય તમે કશી વાતચીત કરો હવે આટલી સરસ વાતચીત કરી તમે કશું કરતા નથી નહીં કરો ભાભી તમે વાત કરો હવે આટલી બધી સારી વાત કીધી તમે કીધી એમ છે બેન બધા જે દુઃખ કે છે એ દુઃખ દુઃખ ના થાય અને દુઃખ થી અલિપ્ત રહેવાય એવું જોઈએ છે દુઃખ થી અલિપ્ત રહેવાય એવું જોઈએ છે દુઃખ થી અને સુખ થી અલિપ્ત રહેવું નથી પેલા નું ખોટું લાગે સુખ નહીં ખોટું લાગે કોઈ આપણને ગમે તેવું કે તો આપણને દુઃખ ના લાગવું એવું કરી એવું કરી આપીએ કરી આપીએ કરી આપીએ આપણે નવા નવા આવે છે અને જૈન છે પોતે અને આપની પાસે જ્ઞાન બધું લેવાની ઈચ્છા છે એમને જ્ઞાન લેવું છે ને એટલા માટે ખાસ આવ્યા છે હા વાતચીત કરો વાતચીત કરો આ દુનિયા શું છે કેવી રીતે બની તમે કોણ છો કોણ ચલાવે છે આ સિરીજ ચાલે છે કર્મ બાંધે છે કોણ કર્મ બંધાય છે કેવી રીતે છૂટે કેવી રીતે કર્મ ના બંધાય કેવી રીતે મોક્ષ શું છે રસ્તો ક્યાં છે બધું પૂછો બધું ખુલાસો થઈ જાય બધા સવાલ પૂછવા છે રમીલાબેન ના ઘેર આવી ને શાંતિ એટલે વધારે શું છે ઘણું પાછળ છે પ્રમાણ એ પ્રમાણમાં ઘણો પાછળ છીએ એટલે આગળ ક્યારે કહેવાય બીજે કામ થઈ જાય તો ના એ તો નામ છે એ તો લક્ષ્મીચંદ હોય ને તો આપણે પૂછીએ કે ભાઈ બસો એક રૂપિયા દરબાર લખાવ કે મને તો દોઢસો રૂપિયા પગાર મળે છે લક્ષ્મીચંદ લોકો પાડે એના બાપને શું એને ક્યારે એનું એનું રેન્ટ નથી કે એનું ટેક્સ નથી એટલે લોકો ના પાડે છે જો ટેક્સ હોય ને તો કોઈ લક્ષ્મીચંદ પાડે નહીં અને દિવ્ય કોણ ના પાડે ને આ તો ટેક્સ નથી એટલે ડબ્બા છે નામ આ તો લેવા દેવા નથી નામ તો ઓળખવાનું સાધન છે તમને આ બોડી છે ને તેનું ઓળખવાનું સાધન છે પહેલી વખતે કે છે ભાઈ કોણ શું નામ કીધું કામ એ બેનનું નામ કહે એટલે પછી પેલા ગ્રહોમાં જોઈ અને પાસ કરી પરિણાય જાય પણ તમે ખરેખર કોણ છો એ જાણવું ના જોઈએ એટલા માટે તો આવ્યા છીએ જાણવા માટે જ આવ્યા છે હા તમે જેના માટે આવ્યા છો એ જાણવા માટે તો એ બધું જાણીએ છીએ ક્રોધમાન મારા લોકો કાઢતા નથી ઘણા છે અત્યારે તો કરવા નથી તો હમો કોઈ તોફાની માણસ આવતા શીખ રીતે ક્રોધ વગર કરશો પણ એ તો શીખવાનું છે ને તે જ શીખવાનું છે તે જ શીખવા માટે આવ્યા છે આમ તો જૈન ક્વોલિટી છે ને મૂળ દેશમાં લીમડીના લીમડી તો તમારે હાલ ભાવ લીમડી માં તો છે બધા ત્યાં તો સાને પાસે છે બીજી બોલાવું ના બે નહીં મારા પપ્પા ની મમતા હોય હા દરેક વાક્ય કેવી ઓછો કરે દિવસમાં બે ત્રણ વખત ભાવના કરી ભોગવાનું નથી આપણે અગર તો એ પ્રમાણે કરવાનું નથી આ કયા પ્રમાણે સારી ભાવના કરવાનું નહીં કર્યા વગર ક્યાંથી મળવાનું શું કે કર્યા વગર ક્યાંથી મળે એ કર્યા વગર ક્યાંથી મળે કરવાનું નહીં ભાવના જ કરવાની શક્તિ માગવાની છે આ કરવાનું નથી શક્તિ માગવાની શું કરવાનું છે કેવી શક્તિ આ એવું છે બોલીએ તેવી શક્તિ આપો શક્તિ જ કામ કરશે તમારે કરવાનું કેટલો સમય લાગશે એને સમય વાર ના લાગે એનું બોલતો નહીં ને એમને લાગે પણ શક્તિ આવતી જશે ભેગી થઈ જાય શક્તિ હતા ઉભી હતા બોલેલો નહીં ને આવું ભાવ્યું હતું પણ એમ કે હા પણ થોડું કરવું પડે પણ આ તો બધું આખા સંસારના દરેક જી માત્ર આવી જાય એટલે આ બોલજો બરોબર ને હા બોલી જાઓ સ્થાનક વાથી એમ ક્યાં કહે છે કે આ મારું છે એમને કઈ પક્ષ નહીં હોય તો આ મંત્રો નિષ્પક્ષપાતી બોલો જોઈએ મંત્રો તમને સંકલ્પ વિકલ્પ ના બે ગેર ભગવાન કેવો મારી ત્રણસો છપ્પન ડિગ્રી છે કેટલી છે ભગવાન ભાઈ પ્રગટ થયા છે એ ત્રણસો સાઠ ડિગ્રી ના છે કેવા છે એટલે હું હોઉં એમને આમ દાદા ભગવાન અસીમ થઈ જાય કાંઈ બોલકામ કરીને કારણ મારે ચાર ડિગ્રી ખૂટ્યા છે પૂરી કરવી પડે ને તો તારે ખૂટતી હતી નહીં પહોંચતો ઘણી ખૂટતી બોલવાનું છે સમજ પડે ને એટલે આ રોજ નું રાખજો આપવું પાંચ વસ્તુ બતાવીશ મેં તમને ખબર ને પાંચ ચીજો છે આપી એ તમે શરૂ કરી દેજો નમો હરિહંતારામ કેટલા છે હરિહંત ઘણા હશે ના ભાઈ કેટલા નામ જાણતો ઘણા નામ જાણતો મારે જે ક્ષેત્રમાં વીસ શ્રીમંદર સ્વામી યુગમંદર સ્વામી એ બધા હરિહંત કહેવાય હા હરિહંત કહેવાય પણ બીજા આપડે હિન્દુસ્તાન માં હરિહંત થયેલા જ નહીં એમ તો મહાવીર સ્વામી ને બધા થયા ને મહાવીર સ્વામી પણ થાય ને હા પણ કેટલા હરિહંત થયેલા ચોવીસ ચોવીસ પ્રકાર છે એટલે અત્યારે અત્યારે આપણા લોકો નૌકાર મંત્ર બોલે છે એ શું સમજણ થી બોલે છે સાધુઓને મેં પૂછ્યું કે ચોવીસ તીર્થંકરો એ જ હરિહંત હતા અને એ જ હરિહંત મારા કે છે સર મેં હરિહંત એમને કહેશો તો બધા સિદ્ધ કોને કહેશો તમે એ તો સિદ્ધ થઈ ગયા હરિહંત હતા તે સિદ્ધ થયા એટલે એ અર્જુનની જગ્યા પર નથી તમે આવું મનો માનો તેથી તમારા નૌકાર મંત્ર ફળતો નથી આ તમને સમજ પડી ને શું કહ્યું તે થોડું થોડું ખબર પડી ના એ તો હરિહંત હતા જ પણ હવે સિદ્ધ થયા પછી કેવું જ્ઞાન થયું કેવું જ્ઞાન થયું તો હરિહંત કહેવાતા હતા પણ નિર્વાણ માં આવ્યા પામ્યા પછી હરિહંત ના કહેવાય પછી તો સિદ્ધ થઈ ગયા પછી સિદ્ધ કહેવાય સિદ્ધને અયન માને છે એટલે આ નૌકાર મંત્ર ફરતો નથી જૈનો તમે સમજ પડી ને એટલે તમારે આવા અયંત કોને માનવાના અને બીજા વીસ તીર્થંકરો છે પણ આપણે વીસ તીર્થંકર સાથે બધાને સંબંધ રાખવાની એક એકની જોડે રાખીએ ને તો બધા આવી જાય આ સિમંદર સ્વામી જોડે એટલે દર્શન કરજો તમે ભણે ને એ હરિહન ભગવાન કરી નમસ્કાર નમસ્કાર કરજો સમજો ને તમે સાચા હરિહંત છો કઈ અત્યારે શું કહ્યું એમને દેરાસર દર્શન કરવા ગયેલા ક્યાં મંદિર માં ગયેલા પણ કોના કરેલા એ ખબર નથી તો આપડે ને તાને પાછી એક એક મત છે મત છે સમજો ને એટલે આપણે મત ની બહાર નીકળવું છે ક્યાં સુધી આ મતમાં પડ્યું મોક્ષે જવું છે ને કે મોક્ષે નહીં જવું ઈચ્છા તો ઘણી છે તો ભગવાન નિષ્પક્ષપાતી આપણે નિષ્પક્ષ થઈએ તો દાડો વરે અને સમ્યક્ષ થાય તો દાડો વરે સમ્યસ્વ થતું નથી ત્યાં સુધી કશો અર્થ નથી તમે તો તમને થયેલું નહીં ને તને થયેલું છે ને આ બેબી થયેલું એ શું ચીજ હશે સાચું જ્ઞાન ને સાચું દર્શન ક્યાં થાય છે સાચું જ્ઞાન અને સાચું દર્શન હા સાચું જ્ઞાન અત્યારે કયું જ્ઞાન દર્શન છે તમારી પાસે તિલકમાં નિત્યા જ્ઞાન નિત્યા દર્શન છે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન શું નામ ભાઈનું શું દિવ્યકાંત દિવ્યકાંત હું દિવ્યકાંત છું એવું તમે જે માન્યું કે દિવ્યકાંત તો શરીરનું નામ છે નહીં કે તમે છો એટલે તમને રોંગ બિલીફ બેઠી આ શું બેઠું સમજાય તમને ક્યાં રોંગ બિલીફ બેઠી છે તમે જે છો એ જાણતા નથી અને નથી તો આરોપ કરો છો વિવેકાનતા શરીરને ઓળખવાનું સાધન છે બીજું કઈ ખરેખર તમે વિવેકાન એ તારે ખરેખર ન હોય ને કેમ બોલતી પોતે પોતાને પોતાની ખબર પડે હા એટલે હું દિવ્યકામ છું એ ફર્સ્ટ રોંગ બિલીફ અને આ બાય નો ધણી થયો બીજી રોંગ બિલીફ બેબી નો ફાધર છું સીધી રોંગલી અને મામા છું અને કાકો છું અને છોકરો છું અને બાપ છું ભાઈ છું કેટલી રોંગલીઓ બેઠી છે ચોક્કસ છે ને સમજાઈને બોલે ને કે સમજાય બોલે છે પણ ભાવ તો છે ના એમ હું જે સમજાઈ મને ખ્યાલ છે એટલે રોંગ બિલીફો ઘણી બેઠી છે આની બેન છું અને માસી થયું બેન કે માસી હાથી બેન ને ટકના માસી થયું બેન થયું મમ્મી થયું કાકી થયું બધું હું શું કે છે હવે આ બધી રોંગ બિલફો બેઠી છે કેટલી બેઠી છે ઘણી પાર અપાર રોંગ બિલીફ એટલે મિથ્યા મિથ્યા શ્રદ્ધા કે મિથ્યા શ્રદ્ધા એનું નામ જ મિથ્યાત્વ લોકો લાગે ને મિથ્યાથી થઈ ગયો આ મિથ્યાથી જ છે અને રાઈટ બિલીફ એટલે સાચી શ્રદ્ધા સાચી શ્રદ્ધા એટલે અમે તને રાઈટ બિલીફ બેસાડીએ આપીશું એટલે રોંગ બિલીફ ફ્રેક્ચર કરી આપીશું બરોબર ને એટલે રાઈટ બિલીફ તારા ઉપસમ સંકેત જોયે છે સાહેબ જોઈએ છે સાહેબ સંકેત જોઈએ છે કાયમ નિરંતર એવું જોઈએ છે કે ઉત્તમ થોડી વાર રહે થોડી વાર પછી ના રહે કાયમ નો કાયમ માટે ચિંતા ફરી ના થાય એવું જોઈએ છે ચિંતા વાળું અને કર્મ ના બંધાય એવું જોઈએ છે કર્મ બંધાય એવું તો એવું કરી છે ચલો સમજો ને આજે પૂછવું હોય તો લખીને લાવજે અને આ કરજે તમે સમજો ને ભરત રાજા ભરત ચક્રવર્તી ને આવું જ્ઞાન મળેલું ઋષભદેવ ના દીકરા તેમને જ્ઞાન મળેલું આવું એમના પિતા શ્રી પાસેથી બે ત્રણ નોકર રાખવા પડેલા આઠ આઠ ની ડ્યુટી વાળા તે ચોવીસે કલાક પંદર મિનિટ થાય એટલે બોલે ભરત તે ભરત તે ભરત તે એટલે બધા રાજા પાસે જાય અને તમારે ત્યાં નોકરો ત્યાંથી જ રાખો એટલે મરી મૂકી આપ્યો નોકર નોકર સી જ રાખો ભગા આપો હું તો રાજા પર નોકર રાખે આપડે સી રીતે જો ચેતવે છે ને નહીં શું કે છે બાબા વિધિ કરતા કરતા પેલા લોકો ને બેસી રહેવાનું ફોટો અને ખરી રીતે પંદર વીસ માણસ ને અપાય તો ઉત્તમ હા તો એવું છે ને એકદમ કોટા એક નક્કી કરવું પડે આપડે વધારે વધારે એટલે બહુ જો ભીડ થશે આપણે આત્મા કરે કે જીવા કરે તો જે બધું શીખ્યા કંઈ બનીએ ને કંઈ લાગે ને કરીએ તો એ કોણ કરે એ બુઝે છે એમ એને આમ શુદ્ધાત્માથી લક્ષ રહે છે પાંચ આટલા બધું બરાબર ખ્યાલમાં છે પણ એને પ્રશ્ન એ છે કે આપણે આ સંસારમાં રહીએ છીએ ભણીએ છીએ કરીએ છીએ સારા માર્ક લાવીએ છીએ નંબર સારા નંબરે પાસ થઈએ છીએ આ બધું આપણે જે કરીએ છીએ એ કોણ કરે છે જીવ કરે છે કે આપણે કરીએ છીએ આપણે રાતે તું ઊંઘી જવું છે ખરી એમ કેટલા વાગે કેટલા વાગે પછી રાત્રે હળવો ખઉં છું વધારે હળવો નથી ખાતી હળવો કે છે ખાવ છે આપડે દૂધી નો પેલો બનાવે લોટ લાખીને મૂકીને રાતે ખાઈ અને પછી થોડું દૂધ પીને રાત્રે સુઈ જવું પછી અંદર કોણ તપાસ કરે છે પછી કાઢ્યા પછી કોને સોંપ્યું છે તું તો ઊંઘી ગઈ આ વાંપ્યું કોને હું નથી હું નથી કરતી એ વ્યવસ્થિત શક્તિ કરે છે હું નથી કરતી હા તે ત્યાં વાંપ્યું વ્યવસ્થિત શક્તિ ને તે છે તમે બાઈલ નાખે છે પાંચ એક રસો નાખે છે પછી બધું હલાવે છે વલોવે છે બધું કરી અને પછી યુરિન જુદું કાઢે છે સંડાસ જુદું કરે છે બ્લડ જુદું કરે છે બધું સેપરેટ બાળકનું દૂધ પણ જુદું કરે બાળકનું દૂધે જુદું કરે બધું કોણ કરે છે એવું આ તારે કરવાનું વ્યવસ્થિત તું તારે જોવાનું વ્યવસ્થિત શું કરી રહ્યું છે જોયા કરવાનું ક્રેડિટ તારે જોયા કરવાનું વ્યવસ્થિત કર્યા કરે હું પણ જોયા વડોળ નાખ્યા પછી કેવું મહિના આવું આવું ડાક્ટર નું હાથી હોય નહીં તો ડાક્ટર ના આવે મારી નાખ્યું કઈ ગયા પેલા ભૂલાભાઈ ઉપાડી અંધકાર આવે તો આગી બાજુ થઈ રહી છે અંધકાર સારો બહુ ના ખર્ચે છે મારા પછી પણ જે પોતાના આવરણને લીધે